કોઈ કોઈ મારી શકતું નથી માટે મારીએ છીએ આપણે આપણી શક્તિને જ મારીએ છીએ શું જોખમ જ નથી એવું માનું છે અને આ તો ભય ભગવાનનો શું એ એ લોકોએ જ ભગવાનનો ભય કાઢેલા તો પેગમ્બર સાહેબ બધા ભય બહુ ગાલી છે હા ભાઈ ભાઈ ગાલેલા છે ને દાદા આપણે તો જો કે આ અધ્યાત્મ ની વાત ને કીધી પણ મને યાદ આવ્યું વડોદરામાં સરદાર વલ્લભભાઈ આવેલા એમનું ભાષણ હતું તે વખતે એમના ઉપર બધા પથરા પડતા ત્યારે એ ગાદી પર બેઠા બેઠા બોલતા હતા કે આ પથરા પડનાર નાખનારાઓને ખબર નથી કે મારું મરણ તો ચિત્રગુપ્તા ચોપડાની અંદર લખેલું છે આગુ પાછું બિલકુલ થવાનું નથી આ પથરા મારા પર પડતા નથી ની ગાદી ઉપર પડે છે એવું અસમર બોલ્યા આ શહેર ની ગાડી પર પડી ગયા એ ગાડી ત્યાં તદ્દન લોખંડી બળ આ બધા રાજ્યો લઈ દીધો ને ત્યાં હાલ પણ બધું હજી નાક ટાક કરી એમ કે ધડો વરે જવાનું કામ નહીં જવાનું લોખંડી માણસ લોખંડી માણસ કોઈનો બાપ થઈ બેઠા દરેક ના બાપ થઈ બેઠેલા દરેક રજવાડા બાપ થઈ બેઠા મારી ગરમી રાત પાંચે હારી પાંચે રજવાનું એ કઈ આખી દુનિયા ઇંગ્લેન્ડ આફ્રિન થઈ ગયું અને દાદા પંપાડીને પાછું પાછું બહારથી પંપાડી પંપાડી દાદા શાંતાદેવી એમને કાગળ લખેલો શાંતાદેવી પર જો બરાબર વિચાર કરવામાં આવે બરાબર વિચાર કરવામાં આવે તો આખું જગત નિર્દોષ દેખાય આખું જગત નિર્દોષ દેખાય પોતાને પોતાને શાંતિ થાય આખું નિર્દોષ દેખાય પોતાને શાંતિ થઈ જાય મારો કરેલો છે ને ભૂલ મારી જ થઈ મારી બુલ્લો બોજો ના લાગે પાર્ટી બુલ્લો બોજો લાગે પાર્ટી બુલ્લો બોજો લાગે

કયું કામ એવું કહેવાય અક્કલ વાળું કામ કરવું કેવાય લોક ગુજારેલું હતું આપણે કાર્ય લેતા લોક બધા તો ગુજાર્યા હતા કાર્ય લેતા ને ઉકેલા કે ઉકેલા ઉકેલા ઉકેલ લાવેલા હતા બીજા પક્ષ ખરું ને સારું એની જોડે રહું તો ભર્યો એટલે મહેશના પક્ષમાં ભર્યો એટલે બધું સરસ મહેશ શું આગળ ખબર જ પડે એ બરાબર આવડે વ્યવહાર આવડે કોઈ આવું નિમિત્તા મારે વ્યવહાર સારો રહે અમારો વ્યવહાર ક્યાં સુધી સારો રહે કે પેલો કઈ આમ બોલે નહીં ને પેલો કઈ આમ બોલે નહીં ક્યાં સુધી ચાલે પેલું સામેની જો અપમાન થાય તો સારું ના રહે પછી સારું થાય ને ઘર ચાલુ માફી માગી નહીં એડજસ્ટ થઈ ગયું પછી આ અને એની અંદર સારી ના કરે આ ભાગ સુધી વસ્તુ આવે બીજું રહેવા બીજું રહેતું આ બધું મારું ના કહીએ બધું ભરત ને બધું મારું ના જો ગમદારી નહીં આપણે આ જ્ઞાન કેવું છે કે અક્કલવાળાનું લખવાનું છે એમના અક્કલવાળાનું લખવાનું છે કારણ બધું પૂજા નિકાલ કરવાનું સારું હોય તો બધું લખવું છે એ હિસાબે કશું જ રહ્યું કાઢતા આવ્યું પેલું ચડી જાય તમે બધા એક્સલ માનતો ને આમ કોમન મને એવું લાગે કે રોજ બદલી નાખો છે રોજ કપડા બદલવા જોઈએ એવું મને પણ રહ્યા કુશન જોઈએ મજૂરી કરતો ઠીક છે મજૂરી કરતો આખો દર પડતો કામ કરતો તમારે કઈ કામ નથી મારી જોડે ચાલો પરચેલો થતો નહીં જે ત્યાં ત્યાં તે તે આ તે એવું આવડે જ નહીં યોગની જગ્યાએ ગયા યોગને યોગની જગ્યાએ યોગી ચુકાયા થોડી બધું ખોટું નીકળી રોડ કઈ હાથી નથી તો છે થોડું હાથી છે તમે તેના આધારે મનુષ્ય બરોબર શું કહ્યું પૈસા બાબતમાં નિષ્પક્ષી આવવા તો કોઈ ઉપાય લાખો મળતા એ બધું ક્યારે કરે ત્યાં બીજા પથરા રાખે બધા આપણે પૂછી રહી નહીં લોક માફી દે ને પરિવાર આ છેલ્લું જોયું છે કે જોઈ લો તો આપડા હાથમાં વરેલા શું જોતા અને હારો નીકળતો એવું જ પડે ને રહેવું જ પડે એવું જ પડશે રહેવું બધાને એ લેવું પડશે પેલો કાઢી નાખવું પડશે વેચી દેવું પડશે બદમાં એટલે એને તો સારું લાભ થઈ ગયો દાદા એ પડે અમને કાઢી નાખાણ થઈ દુકાન મારી દુકાન કોઈ જાય તે નહીં કાઢી નાખાય ને આત્મા ચોખ્ખો છે એ આત્મા ભણી આવે તો મારે દાદા મારે દાદા કેટલું કાઢવાનું રહ્યું મારે બધો કચરો ખરો ને સમજાયું ને ત્યારે તો હું કહી દઉં ને તો તું કહી દઉં જરૂર ચડ્યું ને ધંધો કર્યો તો થઈ ગયો તમે તારે પોતાની હજારથી થઈ ગયો ચડવાનો નથી લીધું એ અમને દીધું નહીં એ લાગી પડી જાય બગડી જ નથી છે ત્રણ ચાર છે ના ના દેવ રખડી મરે એડજસ્ટ થઈ ગયું ને સ્ત્રીઓને એડજસ્ટ ના આવડે કેટલા દાદા માધુજી ચલાવે કોઈ માધુજી નહીં થાય સારું પીને એમને ખાવા જ નહીં ના ફાવે કોઈને ના ફાવે એક મહિનો ના ભારતી ગમે તે ઈચ્છા હશે <coughs> વાત છે અને તો સિનેમા જોવા કઈ જગ્યા કઈ હે હે શું કહ્યું અને શું કરવાનું કરવાનું છે એટલે કે છે શું જતો એ કેમ જતો એ શું કરવું એવું કહે ને કહેતા એવું ના કહે એવું કહેવાય ના કેવું કે પછી બે ફટકાર પાસે ગાડી રાખે ભાઈ એની પછી કરશે પહેણવાનું નથી તો ભાઈ આ જરૂર ખરી આ જરૂર નહીં બધાની રાજી કરવાની એ બધી જરૂર નહીં લેવા હવે પહેણવાનું નથી પછી આ તો લોક પૂછે કે પરિણામ પરિણામ પહેલા રસ્તે નથી બોલતો મજા જેવું નથી ઊંડા ઉતરશે નહીં તુલસી ડુંગર બધા ગયા મને ખાતા એ ભાગ હજુ મારામાંથી જતો નથી હજુ મારામાંથી એ ભાગ જતો નથી આ અક્કલ વગર જતો જતો જતો ના એટલે જુદું થાય એ માલ બગડી ગયો એને તારે હવે શું કહું પૂરો ભર્યો ચાલો કોણ સતો આવ્યા બગડી ગયું માંડ્યું છે આપણે આપખુદી ની વાત કરી ને આપખુદી ઓછી થાય છે કે નહીં એનું થોડું અમે ધ્યાન આપવા માંગ્યું એનું ધ્યાન આપવું છું થોડું થોડું થોડી ખબર પડે છે એ તો એના લઈ પડે છે ને આ બધા મરી ગયા ઉલટથી જતો નથી તે દાળ દેખાતી હતી દ્રવ્ય ક્ષેત્ર સંદર્ભ હોવું જોઈએ શરૂઆત ના કરી દે લપટાઈ જાય એ તો કોઈ ગમે તે શબ્દ શરૂઆત કરે લપી જાય અંજલિ ને કોઈ શરૂઆત કરતી લપી જાય આખો દેશ માથે ઉભાઈ જાય Thank you. એ દાદા એવું કે તું ફસકી ગયો કે ફસકી ગયો હા એવું કે મેં ભાઈ એવું કહેલું કે દાદા મને આટલું બધું કે છે તો એ મારી ખેંચને અત્યારે પકડાતું નથી તું કે શું પકડાવાનું છે ખાલી તારો ટાઈમ ના બગાડી ફસકી ગયો કર્મ પેદા કરે છે ફસકી ગયો છે મને દાદા મને ત્યાં વિચાર આવે ને કે આ બહાર ઉભા ઉભા કેમ સાંભળે છે ગરમ પાણી નાખવું હવે અહીં ઉભા રહે છે ને એ પછી પેલો આનંદ હતો ને એ ઓછો થઈ ગયો તે પછી એવું થયું આ બધું છોડી દઈએ હવે આપડે કામનું નથી એમ એટલે પછી એ થઈ ગયું પાછું કરી ગયું પાછું કરી જાય એમ એના દેશમાં બોમ્બ બોમ્બ નહીં દેશ જ ઘરે એવું થાય ઘરે બોમ્બ ફૂટે પપ્પાની જોડે બોમ્બ ફૂટે છે મારા ફાધર જોડે બોમ્બ ફૂટે બસ બસ એમના પાત્ર મેળવી લે બિચારા ડાયા માણસો શું કરે છે બધા ડાયા ઘરની આપણું બહાર ના કરતા જે હોય વિચાર તો છે અને બંને છે નહીં તો ચલો ગમે તું ક્યાં દાદા ની આજ્ઞા નહીં કોઈ ચિઠ્ઠી લાવે બોલો બાપ મને ના પહેરા જતું કુતર સાથે ભલામણ બધું માણસ છે કરે છે બધું ઉપરા જવું અને કરે છે મહેતા સાહેબ ને અમને નિલેશ ઉપર ભાવ વધારે મહેતા સાહેબ ને નિલેશ ઉપર ભાવ વધારે તો

જ્ઞાન લીધા પછી થોડા દાદા બહુ આનંદ મળ્યો પછી મને કે દાદા તમે બોલો છો પણ વિરોધાભાસ કેમ કરો છો કે છે ચક્કર બગડેલું શું એનું તાર સુધી થઈ ગયું ચક્કર બગડેલું લાગે પછી વધારે ઉડો નહીં ઉતરે પણ મને એમ લાગેલું કે મેં બગડેલું છે મારો વિરોધાભાસ કરવા મને કકી બગડેલું લાગે છે પેલા એનું બધું ખોટું છે તને હજુ દે પણ એને જ દઈ મને તો હંડ્રેડ પર્સન્ટ મને આપણે કશું કીધું નથી ને એ તો કહીશું ને તમને દેખાત દરરોજ હું જતો કહીશું વાર હવે રજાઓ પડશે તો લાવે તમે તમે કશું યાદ આવે સંતોષ થાય એવું તમારું એ હોય રજૂઆત અમારી પોતરા ખબર હોય ચાલે એટલે તો લઈને આવો તમારે બંને દાદા લઈને આવો બગડે નહીં દ્રષ્ટિ માં બગડે કોઈ જોડે તો પછી તરત પ્રતિકૂળ કરવું પડે ધોઈ નાખવું પડે તો તો મારું સર કાયમ કહેવાય એટલે ચેતવણી પૂર્વક બધું કરજો પછી શું બહુ સારું છે બહુ ઉત્તમ બહુ ઉત્તમ કરે અહંકાર નહીં રાખવાનો હિંમત રાખવાનો કોઈ એમ કે તમે ચિંતા નહીં કરો બધું થઈ પડશે એમ કહે ને એટલે પછી તરત હરવું થઈ જાય કોઈ એવું કહે કે તમે ચિંતા ના કરો બધું થઈ રહેશે એટલે પાછું હલકો થઈ જાય હળવું પડી જાય પુરાવો માગેલો પુરાવો માગેલો હા એ નહીં એટલે માથે એમ કે ચિંતા નહીં કરો મારા માથે લઈ લઉં છું તમે ઘેર તો હું કરી લઈશ એમ કે પછી શું થશે શું થશે એનો જે વિચાર છે એ જ દુઃખ છે બાકી દુઃખ ક્યાં છે દુઃખ નથી શું થશે એનો વિચાર શું થશે શું થશે એ જે વિચાર છે એનો દુઃખ છે તેથી તમારે વ્યવસ્થિત રીતે તમે જે દુઃખમાંથી મુક્ત થયા ને વ્યવસ્થિત ના આધારે તમે સર્વ આપવાનો છે એનાથી મુક્ત થઈ ગયા ને તો ભગવાને કહ્યું છે કે ક્રમિક માર્ગમાં અગ્રસ્ત વચ્ચે હજુ હોય નહીં અગ્રસ્ત વચ્ચે આવે શું થશે આવે શું થશે જઈ આગળ રહું અને તેનાથી તમે મુક્ત થઈ બેઠા છો તો નિરાશ થઈ શકે અગ્રસ્ત વચ્ચે શું કહેવાય ઓગણીસો ને એકાણું શોધ કરવાનું તેનો આજ કરીએ મારા મહારાજે કે ગઈ પડાયું કઈ પગ ભાગી જાય તો શું કરવું અરે મને હજુ થયું નથી કેમ થયું આપડી ભૂલ્યો બધી કે આપડે મહાત્મા લે કે બે રાજુ એને આમ તો ગુજર્યો છે ખોટી બધી તમને વ્યવસ્થિત આપણે પછી કઈ દુઃખ રહ્યું કહ્યું અને અનુભવમાં આવી ગયું એ કરગતિ જશે એ દુઃખ રહ્યું નથી એને કમિટમેન્ટમાં વ્યવસ્થિત કે નહીં કેવાય નહીં એટલે અગ્રસર ચાલ્યા જ કરે ભવિષ્યની ચિંતા ભવિષ્ય એ કરવું મને પચાસ થાય શું થાય છે હવે આટલો વાળો વિચાર કરવાની જરૂર છે અક્કલ વાળો વિચાર કરે ને સારી અક્કલ છે જે અક્કલ દુઃખ લાવે એને અક્કલ ને અક્કલ કહેવાય કેમ અક્કલ દુઃખ ને વિદાય કરી આપે એનું અક્કલ કહેવાય હોય તો દુઃખ ને વિદાય કરી આપે એમનું મક્કમ કહેવાય દુઃખ નતું તો મને પચાસ થઈ જાય મારું શું થાય છે મારું કોણ આ છોકરો તો બોલતો નહીં એટલે એમ કે બધું ચીરી નાખે અરે થયું એ તમને શું એ અગ્રસ્ત અગ્રસ્ત એટલે શું થયું નથી તેને આ ચિતરવું ત્યાંથી મુક્ત તારે અકસ્માત કહી જશે જેના હાથે સિત્તેર વર્ષે મજા કરે છે બારી ખોલી હોય તો ને જુએ કાંડા કહેવાય આપણી કમિટી બેહારી હતી તારું આપવું ના આપવું કમિટી આપણી બેહારી હતી આપવું ના આપવું ના તમે નથી આપવાનું તો દાદા કે દાદા નક્કી થાય કમિટી હા એ તો દાદા ની વાણી છે ને કમિટી તો બધા પુસ્તકો છે પાછલા કામ કરીને તેનાથી સમજી ગયા પાછલા આટલા સુધી કરેલા ને તેનાથી સમજી ગયા કે આ શું ફસે ગયું બધી જવાબદારી લખી છે ને કોઈ જવાબદારી માણતો જ નતો જવાબદારી સારું બહુ સરસ સનાતન સુખ ને બધું બહુ ઇફેક્ટિવ છે આપડી આત્માને બહુ ઇફેક્ટિવ છે શું લોક શાસ્ત્ર તરીકે વાપરે શાસ્ત્ર તરીકે વાપરે છે શાસ્ત્ર એટલે બધું બધા બધા શાસ્ત્ર ના બધા લોક છે એમાં વિચાર શાસ્ત્ર ના બધા લો એમાં આવે જેમાં ગગને પોતાનું પ્રિડિક્શન કરે છે એ અમારો કોઈ આપ ચાલે ને બીજા ના નાખી બધી પેઢીઓ છે ને તારા ફોન ગમે નહીં તારા ફોન ગમે નહીં તારા ફોન ગમે બને બને તમે સારા કેવું પડે રાવણ ની વાત સાંભળે ને રાવણ ને તાળા થવાનું નતું ગમતું પણ આ તો આ માં પટેલો ને જે જોયું તો આને કેવું પડે આ પટેલો ભાઈ કે મારે છે મને નોકરી નથી ગમતું હા તો એમ કે અમારા સારા મળવા જેવું લાગે એને ગેમરાજી કહેવાય લોકોએ કોઈ વસ્તુ છે ને પોતે માની લીધું શું બધું હજુ કોઈ ઉત્પન્ન થતી નથી એ કઈ પુણ્ય કરવા નહીં કોઈ ભૂલતો હશે ના હોય પહેરી નહીં ઇતિહાસ ભાઈઓ એટલે પાંચ પાંચ એવા દેવા લગર બસ હા દેવની જ પાંચ શોધખોળ કરેલી પછી કે સારા ધોરણ ગમતું નથી થવું પડે આપણે બનીએ છીએ મને પોતાને નથી ગમતો તો આવે જ આપણે વાગે લાગતો મને પોતાને નથી ગમતો જ્ઞાનરાજી કહે ત્યાં બે શું કહેવાય હા આવે આવે કેવું આ તો કિમિયો કહેવાય બાકી દાખલો શું આપે રાવણ કોઈનો સારો પણ આપણે રાવણ છીએ કોની રાવણ શ્રીકંડી શ્રીમતી હા આપડે આવન જાવન દાદા નીકળે એવા માણસો અમથા વગર તમને કુમારી પરિચય કરીએ મને કુમારી તમને કુમારી કુમારી બહુ ગમતી તો એ સૈતાન છે તે જાય વાંધો પણ દેખાય છે દેખાય છે આ કુમારી કુમારી આગળ પૈસા છોડ દે જો કુમારી મળતી હોય પૈસા લે પૈસા કરતા કુમારી ગમે સૌથી સારું મોક્ષ જવું તે આ બધી ભણકેલો છે બધું લીંગડી બીગડી ગયા નથી હવે લીંગડી આમ માને નહીં પણ આમ બધા દોરા બધા કૃપાળું જેવડા જ બોલે આત્મસિદ્ધિ દોરા બધા જેવડા જ બોલે આમ પાછા માને હા પણ આમ ના માને આમ માને નહીં ઓફિશિયલી ના માને પણ બોલે ખરા ઓફિશિયલી નહીં માને ઓફિશિયલી ના માને બધા આત્મસિદ્ધિ મોડે કરે દબાવ જોઈએ તો લોકોને ઉકી રાખ્યા હો પડવા ના દીધા તેલ વધારે તો આમાં છે દબાવ એમ પામેલા અહીંયા વધારે મત વાળા કરતા પ્રભાવજી પામેલા એ બધા આવે કારણ પ્રભાવજી જામીનાત આપી છે ને જામીન નિકલ બદલી જાય બદલી જાય બદલી જાય રસ્તો જડ્યો બરોબર રસ્તો જડ્યો હવે સીધું જ ટકા તમારી કશું આડ બીજા વચ્ચે માર્ગ છે ના બીજો માર્ગ સેકન્ડ માર્ગ છે નહીં ભૂલો પડે એવું નથી વાંચો બીજી ચાલે જાઉં

દેખામાં સારું થઈ ગયું થોડી પછી નીકળીએ ત્યારે મને ખબર પડે હું તો અંદર બહુ બહુ બહુ બધી યાદ તું શું એવા કર્યા આમ કેમ થાય ગુનો બહુ એવું એવું પૂછે ક્યારેક બહુ જ થઈ ગયું જબરજસ્ત સમાધાન થઈ જાય બરાબર તમારું કહેવાય દાદા હા ખોટો મોક્ષ માર્ગ અને જો અન્ય માર્ગ શું માર્ગ અન્યમાં મોક્ષ અને મોક્ષ માર્ગ બે માર્ગ તમારો મોક્ષ માર્ગ અન્ય માર્ગ અન્ય માર્ગ સુખ Kalau boleh, kalau ada itu, itu, itu, બંને છે બંને અનુભવ નથી આ જયારે ભાઈ ભાઈ ના હોય એકલા હોય ત્યારે ભૂલી જાય તારે લક્ષ પસંદ રહ્યા નથી ફાયદો હોય તો પછી ફાયદો ના હોય લક્ષમાં આવે અને એકાદ માટે એકલા સારા અનુભવ આ કાર્યક્રમ નીચે લાવવું છે કરવાનું વર્તે નીચે સ્વભાવનો અનુભવ લક્ષ્ય પછી વૃત્તિ વધે નિજ ભાવમાં પરમાર્થ વૃત્તિ જે પરભાવમાં નથી કે અત્યારે નહીં ભાવ માટે આપતા હોય નથી પરભાવવાની નથી તે સ્વભાવની નથી પ્રતિ પરમાત્મા આ પરમાત્મા થાય છે વર્તમાન તારે વિચાર હા વર્તમાન થયા વિચાર રાખ્યું કારણ કે કાર્યક્રમ આવ્યો છે એ પૂર્વ મોડું છે કરેલો અને અત્યારે કાર્યક્રમ મોડું છે સમજે નહીં એટલે મને એમ થયું એટલે હવા શું મોડ કર્યો એવું થાય ઈચ્છા બાદ ઈચ્છા બાદ લાગે આમાં શું કરતું નહીં આગળ ખોટો ખોટ મિથ્યા બાદ સારી પછી આગળ કેવળ અખંડ વર્ત ધ્યાન અખંડ વર્ત ધ્યાન અખંડ વર્ત ધ્યાન અખંડ વર્તે જ્ઞાન અખંડ અત્યારે અખંડ એ છે પ્રતિદિન છે પ્રતિદિન છે એટલે દર્શન છે પ્રતિદિન દર્શન અને અખંડ જ્ઞાન એ દ્વિતીય જ્ઞાન કેવળ નિત ધર્મ અખંડ બનશે જ્ઞાન કહીએ છે તે મોટી વસ્તુ સ્વપ્ન જાગ્રત થતા દાદા મોટી વસ્તુ જાગૃત કરતા તમારે એટલે અનાજ પ્રજ્ઞાન છે ત્યાં વિભાગ અનાજના જ્ઞાન છૂટી ગયો ને તૂટે છૂટે છે ધીરે ધીરે દેહમાં આત્મબુદ્ધિ દેહમાં આત્મબુદ્ધિ આત્મબુદ્ધિ કેમ નામ આ થયું હોય એને દુઃખે એની જે ફિલિંગ થાય એ દેહાદ્યાસ દેહાદ્યાસ કે ઘૂંઘરું થયું હોય અને આપણને એની ફિલિંગ થાય એ દેહાદ્યાસ ગણાય એ દેહાદ્યાસ આત્મા એ ફિલિંગ થતી નથી આત્માને ના થાય પણ આપણને જે ફિલિંગ થાય એને થાય છે વિચાર વિચાર અલંકાર કામ બતાવે તો વિચાર અલંકાર પૂર્વક નામ લાયા જે અંતર હશે ને મન બુદ્ધિ અલંકાર તે જ કામ સમાજ નો પ્રયાસ કરો પણ અત્યારે પ્રયાસ કરવાનો છે નહીં તમે થોડું मेरे से करना मेरे से करना पर आधा निवेदन કેવું થાય કે આના જેવું નિવેદન ના કેવું ધાકા નિવેદન થાય કેવું જરા મને થાય છે મને થાય છે આ તમારા કેવું છે તે બીજું આ કે કેવું Gracias. That's it, but